એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે તો વાર્તા સાંભળવા માટે ધ્યાનાબેન આવ્યા છે આવો આવો ધ્યાનાબેન આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સિંહણે ઉછેરેલું શિયાળનું બચ્ચું <laughs> ઉછેરેલું એટલે મોટું કરેલું એક હતું વન આ વનની અંદર એક સિંહ અને સિંહણ રહેતા હતા હવે એક દિવસની વાત છે ધ્યાનાબેન સિંહણે તો બે સરસ મજાના બે બચ્ચાને જન્મ આપ્યો સિંહ તો દરરોજ વનના જુદા જુદા પશુ અને પ્રાણીઓનો શિકાર કરી અને પોતાની પત્ની અને બે બચ્ચાઓ માટે ખાવાનું લઈ જતો શિકાર કરીને એ તો રોજ પોતાના બાળકો અને પત્નીનું પેટ ભરે હો પણ એક દિવસ થયું એવું કે સિંહને વનમાં ઘણો રખડો ઘણો ભયમો પણ કોઈ શિકાર જડ્યો નહીં એ તો વનમાં ભમતો હતો અને સૂરજ મહારાજ તો આથમતા હતા સાંજ પડતી હતી પછી ઘેર આવતા આ સિંહને રસ્તામાં શિયાળનું એક નાનું બચ્ચું મળ્યું સિંહને થયું કે અરે રે આ શિયાળનું બચ્ચું એક તો છે સાવ નાનું ને વળી પાછું આ સાવ નાનકુડું બાળક આવડા નાના અમથાનો શિકાર કરું એ મને જંગલના રાજા સિંહને શોભતું નથી માટે ચાલ જીવ આ શિયાળના બચ્ચાને હું મારા ઘરે લઈ જાઉં આમ વિચારીને સિંહે તો શિયાળના બચ્ચાને પોતાના મોઢાના જડબાથી પકડીને ઉંચકી લીધું અને ઘરે જઈને પોતાની પત્ની સિંહણને હાથોમાં સોંપ્યું સિંહ ઘરે આવ્યો એટલે પત્નીએ પૂછ્યું અરે મારા પતિદેવ મારા મહારાજ અમારા માટે જંગલમાં કોઈ પ્રાણીનો શિકાર કરીને લાવ્યા છો કે નહીં જંગલમાંથી સિંહ કે અરે આજે આ શિયાળના નાનકડા બચ્ચા સિવાય મને તો એક પણ પ્રાણી જડ્યું નથી હવે એ બાળક જેવડું નાનકડું બચ્ચું છે એટલે એનો વધ કરવો એને મારવું મને યોગ્ય નથી લાગ્યું હું વનનો રાજા કહેવાઉં છું મારો જીવ જતો હોય તો પણ રાજાએ સ્ત્રીઓ ને સાધુ સંતો કે બાળકોને મરાય નહીં રાજાથી એનું એવું કામ ન કરાય બાળકો બાળકોને કેવી રીતે મરાય અને આ શિયાળનું બચ્ચું તો સાવ નાનું તમારે જો આ શિયાળના બચ્ચાનું ભોજન કરવું હોય તો તમે ભલે એને મારીને ખાઈ જાઓ સિંહની આવી વાત સાંભળીને સિંહણ તો કે અરે તમે આને બાળક ધારીને મારી નથી નાખ્યું તો હું પણ તમારી પત્ની છું મહારાજ તમે રાજા છો તો હું પણ જંગલની આ વનની રાણી છું તમે એના ઉપર દયા લાવીને અહીં લાવ્યા છો તો મારાથી એને ખવાય નહીં હવેથી મહારાજ આ શિયાળનું બચ્ચું મારું ત્રીજું બાળક ગણાશે હો આપણા બે બાળકો છે એટલે બંને બાળકો સાથે આ શિયાળનું બચ્ચું પણ ભલે મોટું થાય આપણે સાથે મળીને આ શિયાળના બચ્ચાની દેખભાળ કરીશું અને તેને મોટું કરીશું આમ કહીને સિંહણે તો પેલા શિયાળના બચ્ચાને પોતાની છાતીએ વળગાડીને તેડી લીધું અને તેને પોતાનું મીઠું મીઠું દૂધ પાયું હો ભાઈ પછી તો ભાઈ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આ શિયાળનું બચ્ચું સિંહના બાળકો સાથે મોટું થવા લાગ્યું બોલો શિયાળનું બચ્ચું તો ભૂલી ગયું કે ખરેખર તો હું સિંહનું નહીં પણ શિયાળનું બચ્ચું છું પછી એક વાર આ શિયાળના બચ્ચાએ વનમાં ભમતા ભમતા ભમતા એક હાથીને જોયો એ હાથી તો હે ને મોટો કદાવર વડની વડવાઈ જેવી લાંબી સૂંઢ ને મોટા મોટા કાન એને અલમસ્ત તાજો માજો મોટા પહાડ જેવડો એવા હાથીને જોઈને તો સિંહના બે દીકરા હતા ને એ તો કોપાયમાન થઈને ગુસ્સે થઈને હાથી તરફ દોડ્યા એનો શિકાર કરવા માટે કરતા શિયાળના બચ્ચાએ કહ્યું એમ અરે આ તો તમારા દુશ્મન હાથી છે માટે એની સામે ન જશો જોતા નથી આ કેવડો મોટો છે પોતાના પગ નીચે ચગદી દેશે તો આપણે તો રોટલી બની જશું રોટલી ભાગો કહું છું જલ્દી ભાગો અહીંથી એમ કહીને તો ઘર તરફ દોડો શિયાળનું બચ્ચું શિયાળના બચ્ચાની આવી વાત સાંભળીને પેલા સિંહના બાળક પણ ડરી ગયા હો અને એમનો હાથીનો શિકાર કરવાનો ઉત્સાહ હતો ને એ બધો જતો રહ્યો બોલો લો પછી તો બંને જણાએ હસતા હસતા માતા પિતા પાસે પોતાના મોટા ભાઈ શિયાળ વિશે કહ્યું કે મા મા હાથી જોઈને જ અમારો આ મોટો ભાઈ શિયાળ ભાઈ દૂરથી જ નાસી ગયો હતો એટલે તે સાંભળીને ગુસ્સે થયેલું કાંપતું ધ્રુજતું શિયાળનું બચ્ચું તો પોતાના ભાઈઓને છોડીને ગુસ્સામાં ચાલ્યું ગયું સિંહણે તેને સમજાયું કે તારા ભાઈઓ ઉપર ખોટો ખોટો ગુસ્સે થાછો તું તારે તો એમની સાથે મળીને શિકાર કરવો જોઈએ હાથીનો પણ આ તો ગુસ્સામાં આવીને બોલવા લાગ્યું શિયાળનું બચ્ચું હું કાંઈ મારા ભાઈઓ કરતાં ઓછો હોશિયાર છું તે મારી હાંસી ઉડાવે છે એ બંને હું મારા એ નાના ભાઈઓને મારી નાખીશ એટલે શિયાળના બચ્ચાની આવી વાત સાંભળીને સિંહણ તો બોલી કે તું આવી વાતો કરે છો એમાં તારો વાંક નથી બેટા હવે મને સમજાયું કે શિયાળનું બચ્ચું ક્યારેય સિંહનું બચ્ચું બની શકતું નથી એ હંમેશા આવી નાની ને ખોટી વાતો જ કરે અરે મારા દીકરા તું બુદ્ધિશાળી છો વિદ્યાવાન છો હોશિયાર દેખાવડો ને સુંદર છો પણ તું શિયાળના પેટે જન્મો એટલે તને હાથીનો શિકાર શું કહેવાય એ ખબર જ નથી તું શિયાળનો દીકરો છે અને મેં દયા લાવીને મારું દૂધ પાઈને તને ઉછેરેલો છે માટે આ બે જણા મારા બે બાળકો તું શિયાળ છે એ જાણી જાય એ પહેલા તારો જીવ બચાવી ને શિયાળોની ટોળીમાં ભળી જા નહીં તો હવે તું જ શિકાર બની જઈશ અને તારો જીવ ખોઈશ એટલે ભાગી જા અહીંથી તો ભાઈ આવી રીતે આ શિયાળનું બચ્ચું હતું ને એ તો ડરપોક હતું અને એના ડરે તો આ સિંહના બચ્ચાના બચ્ચામાં પણ ડર પેસાવી દીધો જો ભાઈ આવી હતી આ શિયાળના બચ્ચાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ધ્યાના બેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો